એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો બિહુ વાર્તા સાંભળે છે રાશિ છે સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બેપ્સી એન્જિનિયરની વાર્તા કહેવાનો છું હા વાર્તાનું નામ છે બે બે બકરી <laughs> એક હતી ડોસી એક હતો ડોસો ડોસી કે ડોસા હેંડો મેળે મેળે જાશું બકરી લાવશું ખાશું પીશું ને મજા કરીશું ડોસી ગઈ મેળે ડોસો ગયો મેળે મેળેથી લીધી બકરી ડોસી આવી ઘેર ડોસો આવ્યો ઘેર બકરીને બાંધી આંગણે ડોસી ખુશખુશ ડોસો ખુશખુશ છોકરાઓએ ખુશખુશ આમ કરતા વાણું વાયું ડોસાએ મોટા દીકરાને બોલાવ્યો મોટા જા સીમમાં બકરીને ચરાવવા મોટો ગયો સીમમાં બકરી ચરાવવા સવારની સાંજ થઈ બકરીએ ધરાય ધરાઈને ઘાસ ખાધું ધરાય ધરાઈને પાણી પીધું મોટો આવ્યો ઘેર બકરી આવી ઘેર ડોસાએ બકરીને ખોળે લીધી પંપાળી પસવારી ડોસો કે બોલ જોએ બકરી તે ધરાઈને ઘાસ ખાધું કે ધરાઈને પાણી પીધું કે બકરી બોલી હું બે બે બકરી માથે મૂકી ટોકરી ગઈતી સીમમાં ફરવા દાણો પાણી ચરવા મળી અડધી ધાણી વાદળીએ દીધું ટીપું પાણી બકરીની વાત સાંભળીને ડોસો તો મોટા ઉપર બહુ ખીજાયો ડોસાએ જાલી ડાંગ મોટાની તોડું ટાંગ ડોસો મોટાને મારવા દોડો આગળ મોટો પાછળ ડોસો ડોસો કે ઊભો રે મારું તને મોટો કે લ્યો ત્યારે પકડો મને દોડતા ડોસો થાક્યો મોટો ત્યાંથી ભાગ્યો ડોસો આવ્યો ઘેર બકરીને તાજું ઘાસ નીરું પીવાને ઠંડુ પાણી દીધું બે બે બકરી ખાય પીએ ગેલ કરે આમ કરતા વાણું વાયું ડોસાએ નાના દીકરાને બોલો બોલાવ્યો નાના જા સીમમાં બકરીને ચરાવવા નાનો ગયો સીમમાં બકરી ચરાવવા સવારની સાંજ થઈ બકરીએ ધરાય ધરાઈને ઘાસ ખાધું ધરાય ધરાઈને પાણી પીધું નાનો આવ્યો ઘેર બકરી આવી ઘેર ડોસાએ બકરીને ખોળે લીધી પંપાળી પસવારી ડોસો કે બોલ જોએ બકરી તે ધરાઈને ઘાસ ખાધું કે ધરાઈને પાણી પીધું કે બકરી બોલી હું બે બે બકરી માથે મૂકી ટોકરી ગઈતી સીમમાં ફરવા દાણો પાણી ચોરવા મળી અડધી ધાણી વાદળીએ દીધું ટીપું પાણી બકરીની વાત સાંભળીને ડોસો તો નાના ઉપર બહુ ખીજાયો ડોસાએ જાલી ડાંગ નાનાની તોડું ટાંગ ડોસો નાનાને મારવા દોડ્યો આગળ નાનો પાછળ ડોસો ડોસો કે ઊભો રે મારું તને નાનો કે લ્યો ત્યારે પકડો મને દોડતા ડોસો થાક્યો નાનો ત્યાંથી ભાગ્યો ડોસો આવ્યો ઘેર બકરીને તાજું ઘાસ નીર્યું પીવાને ઠંડુ પાણી દીધું બે બે બકરી ખાય પીએ ગેલ કરે આમ કરતા વાણું વાયું ઢોસાએ ડોસીને બોલાવી ડોસી જા સીમમાં બકરી ચરાવવા ડોસી ગઈ સીમમાં બકરી ચરાવવા સવારની સાંજ થઈ બકરીએ ધરાય ધરાઈને ઘાસ ખાધું ધરાય ધરાઈને પાણી પીધું ડોસી આવી ઘેર બકરી આવી ઘેર ડોસાએ બકરીને ખોળે લીધી પંપાળી પસવારી ડોસો કે બોલ જોએ બકરી તે ધરાઈને ઘાસ ખાધું કે ધરાઈને પાણી પીધું કે બકરી બોલી હું બે બે બકરી માથે મૂકી ટોકરી ગઈતી સીમમાં ફરવા દાણો પાણી ચરવા મળી અડધી ધાણી વાદળીએ દીધું ટીપું પાણી બકરીની વાત સાંભળીને ડોસો તો ડોસી ઉપર બહુ ખીજાયો ડોસાએ ઝાલી ડાંગ ડોસીની તોડું ટાંગ આગળ ડોસી પાછળ ડોસો પાછળ ડોસો આગળ ડોસી ડોસો કે ઊભી રહે મારું તને ડોસી કે લ્યો ત્યારે પકડો મને દોડતા ડોસો થાય ગયો ડોસી ત્યાંથી ભાગી ડોસો આવ્યો ઘેર બકરીને તાજું ઘાસ નીરું પીવાને ઠંડુ પાણી પીધું બે બે બકરી ખાય પીએ ને ગેલ કરે આમ કરતા વાણું આવ્યું ડોસો ગયો સીમમાં બકરી ચરાવવા ડોસો ઝાડના થડ પાછળ છુપાઈ ગયો છુપાઈને ખેલ જોતો રહ્યો સવારની સાંજ થઈ બકરીએ ધરાય ધરાઈને ઘાસ ખાધું ધરાય ધરાઈને પાણી પીધું ડોસો એકલો ઘેર આવ્યો વહેલો વહેલો ઘેર આવ્યો બકરી એકલી ઘેર આવી મોડી મોડી ઘેર આવી જુએ તો ડોસા આંગણે ઊભા છે ડોસાએ બકરીને ખોળે લીધી પંપાળી પસવારી ડોસો કે બોલજોએ બકરી તે ધરાઈને ઘાસ ખાધું કે ધરાઈને પાણી પીધું કે બકરી બોલી હું બે બે બકરી માથે મૂકી ટોકરી ગઈતી સીમમાં ફરવા દાણો પાણી ચરવા મળી અડધી દાણી વાદળીએ દીધું ટીપું પાણી બકરીની વાત સાંભળીને ડોસો બે બે બકરી ઉપર ખીજાયો બોલો ડોસાએ જાલી ડાંગ બકરીની તોડ્યું ટાંગ આગળ ડોસો પાછળ બકરી પાછળ બકરી આગળ ડોસો ડોસો કે ઊભી રે મારું તને દોડતા ડોસો થાક્યો બકરી ત્યાંથી ભાગી ભાગતી ભાગતી ભરાઈ જંગલમાં જંગલમાં માટીની મજાની મઢુલી બે બે બકરી આ મઢુલીમાં ભરાઈને બેઠી ભાઈ બારણા બંધ કરીને તો ઊંઘી ગઈ એમ ઘર ઘર ઘર ઊંઘવા લાગી ત્યાં આવ્યા સસારાણા એ મારી બોમ કોણ ભરાયું મારા ઘરમાં બહાર નીકળ બહાર અંદરથી અવાજ આવ્યો હું બે બે બકરી બે બે કરી બીવડાવીશ ટાંગ તોડી તતડાવીશ શીંગ ભેરવી ભગાડીશ પૂંછડી વતી પછાડીશ ભાગ સસા કહું છું ભાગ સસા રાણા તો ગભરાયા એ જાય ભાગ્યા જાય ભાગ્યા થાકીને પીપળા હેઠે બેઠા બેઠા બેઠા રોવા લાગ્યા ત્યાં એવા રીછારામ સસા રાણા રૂવો છો કેમ આંખો તમારી ચૂએ છે કેમ સસા રાણા કે ઘરમાં ભૂત ભરાયું છે બગાડો રીછા રામજી પાઈ પડાવ પડું તમારે સદાયનો ગુલામજી રીછારામ ચાલ્યા ભૂત ભગાડવા રીછારામ કે કોણ છે ઘરમાં બહાર નીકળ અંદરથી અવાજ આવ્યો હું બે બે બકરી બે બે કરી બીવડાવીશ ટાંગ તોડી તતડાવીશ શિંગ ભેરવી ભગાડીશ પૂંછડી વતી પછાડીશ ભાગ રીછા કહું છું ભાગ રીછારામ ગભરાયા હે જાય ભાગ્યા જાય ભાગ્યા જાય ભાગ્યા સસા રાણાને કહેતા ગયા એ ભૂત ભાગે એવું નથી હ સસા રાણા પાછા રોવા લાગ્યા ત્યાં આવ્યો સકરો શિયાળ સસા રાણા રૂવો છો કેમ આંખો તમારી ચૂવે છે કેમ સસા રાણા કે ઘરમાં ભૂત ભરાયું છે બગાડો શકરા શિયાળજી પાય પડું તમારે સદાય નો છું ગુલામજી શકરો ચાલ્યો ભૂત ભગાડવા શકરો કે કોણ છે ઘરમાં બહાર નીકળ અંદરથી અવાજ આવ્યો હું બે બે બકરી બે બે કરી બીવડાવીશ ટાંગ તોડી તતડાવીશ સિંગ ભેરવી ભગાડીશ ભાગ શકરા કહું છું ભાગ શકરા શકરાભાઈ ગભરાયા એ જાય ભાગ્યા જાય ભાગ્યા જાય ભાગ્યા સસારાણાને કહેતા ગયા ભૂત ભાગે એવું નથી હો સસારાણા રોવા લાગ્યા ત્યાં આવ્યા વીરજી વીછુડા સસારાણા રૂવો છો કેમ આંખો તમારી ચૂવે છે કેમ સસારાણા કે ઘરમાં ભૂત ભરાયું છે ભગાડો વીર વિછુડાજી પાય પડું તમારે સદાય નો છું ગુલામજી વીરજી વિછુડા ચાલ્યા ભૂત ભગાડવા વીરજી કે કોણ છે ઘરમાં બહાર નીકળ બહાર નીકળ અંદરથી અવાજ આવ્યો હું બે બે બા કરી બે બે કરી બીવડાવીશ ટાંગ તોડી તતડાવીશ સિંગ ભેરવી ભગાડીશ પૂંછડી વતી પછાડીશ ભાગ વીર કહું છું ભાગ પણ ભાગે વીરજી છે ના વીરજી તો વીછુડા મઢુલીની તળમાંથી એ તો પેઠા ઘરમાં વીરજી કે હું વીરજી વીછુડો ટચુકડો પણ તમ તમ તો ડંખ દઈને રોડાવું કૂદાવું અને ભગાવું ખો તારી ભૂલાવું વીરજી ચોંટ્યા બે બે બકરીના પગે બે બે કરતી બકરી જાય ભાગી ભાઈ જાગી અને બકરી ભાગી ને સસારાના ખુશખુશ સૌએ કહ્યું શાબાશ વીરજી વિછુડા બકરી બગાડનારા વિછુડા <laughs> તો ભાઈ વિછુડા એ બકરીને બગાડી ભૂત બગાડ્યું ખાધું પીધું ને રાજ કર્યું આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો